કે જે ચેતના ના સુધી આભાર માને છે અને એ આભાર માની કે આપણને મળે ને વસંતભાઈને કહેવા માંગે છે વસંતભાઈને હવે આપું છું ને ત્યાર પછી ગુજરાત પ્રસારણ કોઈ જાય પણ અશાતા આવે એટલે ગમતી નથી જો અશાતા આવતી હોય તો પછી જાતા શું ગમે આટલી થાય જમાડે અને પછી કવિ જરા ધીર બોલે તેના કરતા થાય ધીમે નહીં એવી નથી જમીન કંટાળ્યા થાક્યા આપણે હારી છપ્પન ભોગ ને હારી જમાડે તો આટલું કરવું થાય અને કરવાને એટલે અમે આ કહેવાય હવે શું આપણું નામ શું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ખરેખર મહેન્દ્ર ક્યાં બદલાય તેનું ખબર નથી એટલે આપણે હું એના એટલું જાણવા માટે આ હિન્દુસ્તાનનો જન્મ છે તેના માટે જન્મ થયો હું કોણ છું એટલું જાણું નહીં તો પછી હું મહેન્દ્ર છું એ તો નામ આપેલું મહેન્દ્ર એના પર પછી નાના નીકળે છે જાણું છે આપણે કેટલા કાકા છે નામ આપ્યું કે નામી બનાવો અને પછી હું નીકાળે પછી આપણે હાથમાં શું રહ્યું મેં તું નામ પર બધું કર્યું હતું એટલે કરી શકતું મારા પાસે તમારે જાત ઉપર કરવું જોઈએ એટલે જાત ઉપર કરવાનું આપણે સમજવું જોઈએ જાત ઉપર કરવા ઈચ્છા છે એમ અને જાત ઉપર કરો તો તમને ચિંતા ચિંતા ના થાય ઉપાધિ ના થાય અશાંતિ ના થાય ક્રોધમાન ના રોગ ના થાય નહીં તો આપણે મંદિરમાં ભાગો છે બધું ડબલ જ છે એટલે ચીટિંગ છે એકદમ ચીટિંગ છે તમે ઘરે મંદિર ના નામ મંદિર છે અને તમે શું કરશો એવું ખરેખર માંગે છો ભૂત રીતે ચીટિંગ કરો છો લાગે ને ચીટિંગ કરી જાય ત્યાં જવું ખરા ત્યાં ચિંતા ઉપાય એ તો હોતી ચિંતા ઉપર મનુષ્ય એટલે ચીટિંગ કરો છો માનવી છે શું તમારું નામ રમેશ રમેશ રમેશ નામ છે આજે એનું નામ ઓળખાણું પહેણાવતી વખતે કોને પહેણાવો છે રમેશ તમને તો એવું નથી તમારે જરા જાણવું છે કે અમે પહેર્યો ના પહેર્યો બહુ ઘરે ફાયું ના ફાયું એ આપણે જાણીએ બધું એ વેપાર જુઓ નામનો વેપાર જુઓ અને અનામીનો વેપાર જુઓ ભાઈ અનામી તમે અનામી છો અને નાનામી કાર્ય થઈ ગયો સાબત માર્યો તે સાબત ત્યાં માર ખાવ છો સાબત ચોરી થાય હા એટલા માટે મારું કેટલા વાર તો ધંધાઓમાં અને રોજગારમાં જવાબોમાં અને એટલા બધા ખર્ચા છે કે તમે જીવ મારી નારાજ એટલે મેં રસ્તો તમે કાલ નિકાલે ઉકેલ લાવી નાખીએ કાલ નિકાલ નિકાલ ચાલશે કાલ નિકાલ એ હાયર બધી પણ પછી ફરી એટલા માટે બીજો મારે આપતા લો દવા તે દવાને ફરી કરવી પડે છે ત્યારબાદ કરવું ત્યાગ તો અહંકાર નથી કાલે અહંકાર ત્યાગ કરી આવ્યો અહંકાર મકાનો કાલે ત્યાગ કરી આવ્યો સમજો હતા આ કેવી ચોરી કહેવાય ચોરી ચોરી કરાવી પકડાય શબ્દ મારે ધંધો કરવો નથી હું મારે જુદું કરી કહી ના આપડે તમારે જુદું નહીં પડે કેમ તમે તમે તમારે પછી મેં કહી ના હું નહીં કાઢી દે બધા કે પછી તો ચાલે પછી ગાડું આવ્યું ચાલે કરી આ બધી બધી ગવર્મેન્ટ નોકરી થઈ છે તો લાસ્ટ બધી આવી જ પડશે લાખ નદી પેલા આલ્યા નહીં એના માટે પેલા ધક્કા ખાનારા ધક્કા ખાનારા ઉપર મેળાવીને બેઠા હોય નિરાશ છે દારી, નિરાશ છે દારી. પેલા આવે ત્યારે એમ પેલા વીસ હજાર પેલા માગવા આવે ત્યારે આપી જાય. એ તો એમ પાંચ, બે હજાર દાદાજી આ હકીકત બધાને લાગુ પડે છે હું સાચું રડું એ લોકો રડે નહીં એટલું તો જો સારું કમાતા છે તો ચાલીસ થી સાત હજાર આખી જિંદગી છેતરો અને કાળો બધો જેટલો કર્યો એટલું મારું છે તે એવરીથિંગ બધું ઉડી ગયું ટ્રાન્સપોર્ટ સ્ટેટમાં મરીની મરીની મોટી પેઢી કાઢેલી એમાં પૈસો જ જતા બધા ખોટું નામ છે એટલે હું તો કહેતો હતો ભાઈ આ જાય તો સારું ત્યારે ભાગીદારને કહ્યું ત્યાં બધું મારું ખરખરા છે બે લાખનું બે લાખનું બેતાલીસ હજારની વાત કરશું ત્યારે આગળ કઈ ધંધો લાગે પડે એવો લાગે છે માટે બીજા ચૌદ હજાર મોકલ્યો છે અત્યારે આસર કશું નથી વડોદરા ચૌદ હજાર મોકલ્યા અને જોડે લખ્યું કે આ ચૌદ હજાર ખોવાઈ જાય તો ચિંતા કર્યા વગર પાછા ગરમ ગલી અહીંયા આવો <laughs> ખોવાઈ જાય તેની વાંધો નથી પણ તમે પાછા આવો એટલે એના મને ક્યારે આવું કેમ લક્ષા છે ના એવું તમે ધંધો કરજો પણ કોઈ જજો તમે સેફ સાઈડ વાંચા આવજો બરાબર ચિંતા કરી ના કરશો જતા રહ્યા એટલે નતા ખાતે લખો નતા નફો તો હું લેતો અને ખુદ આવી જરા ખાતો ઉધારી એવું હું ગાડો નથી કહે એને કહ્યું જરા ખાતો ત્યાં કદાચ આવું થયું ત્યાં મને કેવું કે ના પૈસા બતાવ્યા તો તો પૈસા ના થાય ના કરી દેવું પડે આપડે દવા ના આવી તમને એને બહુ આવે ડોલર જુદો ઘોડતા નતા ત્યારે તો જુદો આવ્યો નથી એને ને આ જાગી હોત આ બધા સુખ્યા થઈ જાય બધા મહાત્મા જે આમાં થઈ જઈ ગયા આપણા દેશમાં ઘણા શીખી ગયા એ બધું કરવાનું હકાવાલમાં પછી છે બીજું કામ પછી અડધો કલાક હતો આરામ પણ પછી શરીર તો ઓછી થઈ જાય એવું કરી આપો હા કરી હા બરાબર એટલે તમે એમને વધારે જમી થાય એટલે બોલાવ પડ્યા પેલા જો બોલાવ પડ્યા જ્ઞાન લીધું નથી એમને એટલે બોલાવ પડે એમને જ્ઞાન લીધું હતું ના બોલાવવાનું આનંદ એવી રીતે કારણ કે ભગવાન જતો નથી મારો ભરેલો છે તેનો વિચાર છે છે હવે તો બહુ ચાલો ચાલો મુખ્યમાં કેવો હોય આવો ના હોય સહજ હોય કે લાકડા નાખવું પડે કાકડી નાખવું પડે ફૂંકવું પડે અગાવવું પડે બધા દાળ લેવા પડે ચોખા લેવા જવું પડે દાળ મીઠું નાખવું પડે અડધન નાખવી પડે આ તો સહેજ ખીચડી બહુ એટલે મોક્ષ નો માર્ગ મળ્યો નથી અત્યારે ભટક ભટક કર્યા કરે છે બધા ધર્મ ના નામ પર મોક્ષ નો માર્ગ બહુ જ્ઞાની આ તો અક્રમ વિજ્ઞાન છે આ તો વાંભવામાં આવ્યું જોવામાં ના રહ્યું કાંઈ પુસ્તકમાં બધા વાંચવામાં ના આવ્યું હોય જોવામાં ના આવ્યું હોય જોવામાં ના આવ્યું હોય એનું નામ અક્રમ વિજ્ઞાન અને બુદ્ધિને વાંચે બુદ્ધિને ફેંકે છે ગલગલા મુંબઈ બુદ્ધિશાળી આવી ના ચાલે બુદ્ધિ તો આના કરે એટલો કટકો કહેવાય બુદ્ધિ લિમિટેડ હોય અહીંથી શરૂઆત થઈ પૂરી થાય આ લિમિટેડ જ્ઞાન અને ક્યાં પહોંચી હોય અને બુદ્ધિ જ નફો નુકસાન બે જોઈએ profit and loss profit and loss profit and loss બીજું શું જોઈએ એને આવડે શું બાવીસ વર્ષ સુધી હતા ગયા બાવીસ વર્ષના હતા ગયા હતા તે અત્યારે દાદા અમુક રહ્યો કે છે તમે મને જાગૃત કર્યો એક ચાર કલાક જાગૃત કર્યું અરે સુખ અનુભવું છું એક ક્ષણ પણ જુઓ ભેગો થતો નથી આ વકીલાત કરતા વકીલ વકીલાત કરે છે હું જોયા કરું છું દાદા પણ ગયા એવું જાણું કે એટલે તમારે મોડું આ થાય તો મને કેવું કઈ ચાલો મોડો કરી કાઢી આ વિજ્ઞાન એટલી સરળતા કરી ધંધાની બહુ સરળતા કરી ઠીક ત્યારે જીવાતમાં તો રોડેશિયા છે ઘર છે તો એમણે આમંત્રણ આપી હોત હતું રસ્તામાં આવે આપણું રૂટ કરીએ તો કોને રમણભાઈ રોડેશિયા રહે આપણે જામ્બિયા સાઉથ આફ્રિકા જઈએ તો રસ્તામાં રોડેશિયા એમનું આવે છે તો એમણે આમંત્રણ આપ્યું કે દાદા ત્યાં આવો એમ તમને ઘેરે હા હમણાં જ બની ગયું તમે પત્રિકા ની ક્યાં જરૂર રૂબરૂ પત્રિકા ની જરૂર નહીં એથી વિશેષ શું કયા ગામના ભાકાનંદના હા શેના ફાયદા માટે બોલાવો શું ફાયદો થાય અમારા અવાજ તમને બધાને ફાયદો થાય શું ફાયદો શું ફાયદો થાય દરેક ની મુશ્કેલીઓ દૂર થાય દરેક ની મુશ્કેલીઓ દૂર થાય મુશ્કેલીઓ દૂર થાય સુખી થાય આ સુખ જ કેવા છે તરફડાટ તરફડાટ તરફડાટ આખો ગમે એટલા ડોલર હોય તો તરફડાટ નો ભાગ શું કહ્યું સ્કૂલમાં જવા માટે નામ દીધું નાતા એ દુકાન હતી વિચારવા જેવું છે સંપૂર્ણ નહીં તમને લાગે નહીં આપણે જુદા છીએ આપણું નામ છે ને આપણે જુદા એવું લાગે છે રસ્તો કાઢવો જોઈએ તમને કેમ લાગે ન્યાય શું કે છે આપણા જે હિન્દુસ્તાનમાં જન્મ છે ને તે ઊંચી નાતો માટે નીચી નાતો ને છે તે ઊંચી નાશ થવા માટે પુણ્ય કરાય છે અને ઊંચી રાત ને એને છે તે હું એમાં એ જાણવા માટે અવતાર ના જાણે તો પછી ભટકી ભટકી ભરવાનું એને જાણવું ના જોઈએ જાણવું જોઈએ આપડે મેઘમભાઈ ની કોઈ સલાહ જો ને જાણવું જોઈએ કઈ પૂછે તો ખરા સલાહ તમારે શું કર્યા છે જાણવું જોઈએ જાણવું જોઈએ ચોક્કસ જાણવું જોઈએ દાદા ચોક્કસ જાણવું જોઈએ ચાલો એટલો બધો હજુ તો હજુ જાણવાની કોશિશ કર્યા જ કરતો છો ખેતર જાણી આ ખેતર મારું અને આ મગન લીધું એટલે જુદું પડી જાય પણ ના હોય તો મગન ખેતર માં પી ડાયરે મારા ખેતર લાવ્યો પછી કઈ તમે બતાવો દાદા તમે બતાવો તમે બતાવો તમે બતાવો હું બતાવે પછી મારી જોડે ઉપર આવવું પડશે ને બધા એટલે હું એટલે તમે પછી મને કહેજો ને તમે તમે જાઓ તો એવું કહેજો તો બતાવો નહીં તો પછી એમ કહ્યું માથે પડી સવારે એમ કહો આ તેવું એમાં પૂર્ણાહુતિ છે એમ એટલે બધા લોકોને ગુરુ પૂર્ણિમા હોય છે ને એટલે કેવું જોવાયું એમ ચિંતા થાય ત્યારે હું દવા ચોપડો તમે એમ ભગવાન નું નામ લેવાનું લાય પડે ભગવાન ભગવાન નામ દે તો લાય તો બરાબર કરશે નહીં એનો ઉકેલ નહીં આવે ને ڈو رکھے چار روپئے رکھی میری پیٹیو بگائی لے بگائے جی بیا کر અરે જીવ પોહાય જીવ ભાઈ કપડા વગર બગડેલો પડી ગયેલા જીવ બગડ્યું લભાઈ બધો બંધ દાદા બધો બધો બેસે ગયો બંધ થઈ ગયું તેથી આજે પૂર્ણિમા આજે જ પકડી લો તમે મારો બી કરોડ બધા ગુજરાત કેમ મળે એટલે સવાર નો આવવાનો હતો દાદા તે જવા માંગે એમની દીકરી અને જમાઈ બહાર ગયા તે એરપોર્ટ પર મૂકવા ગયા હતા કરવું પડે ફર્સ્ટ બધાય પણ આજે આયા તો સારું છે હવે કાલે તમે ન્યુયોર્ક જવાના છો ભગવાન આજે બહુ સારા નાયક છે તમારી પાસે આજે ગુરુપણીઓ નડે એટલે બહુ ખાલી વાત કરો છો દાદા સમજાવો છો ખાલી વાત કરે છે ને સમજો અમે એમ કે છે બરાબર સેટઅપ થઈ શક્યા દેશમાં એમ પાંચ વર્ષ થઈ ગયા તો આ દેશમાં હજુ અમે બરાબર સેટલ નથી થયા આમ આફ્રિકા છે એવા છે એટલે આમ પ્રગતિ થઈ પ્રગતિ થઈ નથી એમ તમારે પ્રગતિ કરવા કામ છે કે દ્વારું છે એમાં શું કરવું પ્રગતિ કરે શું કરવું પ્રગતિ પ્રગતિ બાકી તો કે મારે હજુ કઈ પ્રગતિ થતી બાકી છે પ્રગતિ નથી હવે તો હાથ હવે રાખો પ્રગતિ ડાયરી બંધ થઈ ગઈ ચાલુ છે બંધ થઈ ગઈ કે છે ચાલો છે પ્રગતિ આવશે દાઢી બંધ થઈ બંધ મારે આ કરી દો આપો એમ કહેવાય તમે માગો ને બધા પાસે چند چیزنا کرے کرشن نہیں کروٹ فوٹو شو کر ધોતરામ કરે કૃષ્ણ ને કરવું એથી કરે તું જ ચિંતા કરતી હું મારે જે કરવું એ કરી જ કરવાનું તો લોકો છે એ તો કે મારે ત્યાં છોડ્યો જ દાદા તમને સોંપી તમને સોંપી તમને બહુ જણ સોંપ્યું તમને આગુબાજુ ના થાય પછી આગુબાજુ થાય બીજા વાંચી આવે ત્યારે ઉપાડી ગાડી નીકળે <laughs> એમાં ક્યારે એમ કર્યું બધું ત્રણ મહિનાથી શરૂ કીધું ત્રણ મહિનાથી શરૂ કીધું છે ત્રણ મહિનાથી શરૂ કીધું છે પેલા પેલા લીકસતો નથી દારૂની રાજા ડ્રાઈવિંગ છે એ ચાલશે દારૂ બધો ઇંગ્લિશ કે પેલો લઠ્ઠો ના મળે દાદા Thank you. નાની ના હોય નાની બી હોય આવડી આવે ને આવડી હા તે બી હોય ને એનું શું નાની નાની શું લે એક ડોલર ની એક ડોલર ની મળે મળે મને ખબર નહીં આપણે પ્લેનમાં એક એક ડોલર ના આપણે ભાઈ સાથે જ ભાઈઓ આ આ સાથે પાંચ વાગ્યો તો એ પાંચ હોટલ હોટલ હતી પેલા હોટલ હતી હોટલ હતી પેલા હોટલે ચાલી નહીં પછી જતા દારૂ કાઢ્યો એ ના થાય પછી તો આથી પાછળ બધું થયું થોડું ઘણું થોડું થોડું ઘણું એવું થયું હા હા આમાં ટાંકા પડ્યા થોડા ડ્રાઈવ ક્લિનિંગમાં એમાં બે પહેલી વાર પહેર્યું તો બહુ સરસ લાગે છે પહેરાયું કે આવું પહેરો ત્યારે ના પહેરાય ના આજે અને તમે લઈ જાઓ મેં ના હું લઈ ના જાઉં તમે પછાડી રહેવા જશે પછી પાથરી પાથરી થઈ જવું જોઈએ કઈ મજા પ્રશ્ન થયા હતા નાના કેટલી બળી થોડી ગઈ મને તરસ લાગતા હતા પણ કહીએ શું બધી બિચારો થઈ ગયો ને ચલો અમેરિકન ડોલર ખુશ ખુશ તમને કઈ ગમે ભગવાન ભાગ્યા ભગવાન ભાષા એટલે પછી મેં શું કહ્યું કે આ બધા યાદના ઘરાક ને તથા યાદની યાદની મિલકત ને રહી સાઈ <laughs> લોકો ત્યાં એ તો નકશો છે જવાનો રસ્તો જ્યાં આવવાનું છે તો આવવાનું છે તમે મજાવું મજાવું નહીં તો અહીં આવો